એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા આ વાલકુડા એવા કૃતિકાબેન વાર્તા સાંભળે છે આવો આવો કૃતિકાબેન તમે તો બહુ સુંદર લાગો છો ને ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો આ રમણલાલ શાહની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે ઘોડીનું ઈંડું <laughs> ઘોડીનું ઈંડું ધ્યાનથી સાંભળજો શહેરમાં શાક બજારમાંથી એક મોટું કોળું ખરીદી અને એક શેઠ પોતાને ગામ પાછા ફરતા હતા કોળું હોય ને કોળું તમારા પપ્પાને કહેજો તમને બતાવશે હા તે શહેરમાં શાક બજારમાંથી એક મોટું કોળું ખરીદીને શેઠ પોતાને ગામ પાછા ફરતા હતા રસ્તામાં પાસેના ગામનો આ એક માણસ એમને મળો એ માણસનું નામ ટણકભાઈ ટણકભાઈએ પૂછ્યું અરે શેઠ આ તમારી જોડીમાં શું લઈ ચાલ્યા છો ટણકભાઈ બિચારા સાવ ભોળા ભટ્ટ માણસ હતા દુનિયાદારીનું એનું જ્ઞાન બહુ અધૂરું હતું સૌ કોઈ એને બનાવી જાય ને હેરાન કરી જાય હો એટલા તો ભોળા શેઠને પણ ટણકભાઈને બનાવવાનું મન થયું એમને ખોટું ખોટું કહેવાનું મન થયું એટલે શેઠે કહ્યું જુઓ ટણકભાઈ આ જોડીમાં બહુ ઉમદા ચીજ છે સુંદર મજાની ચીજ છે એ પાણીદાર ઘોડીનું ઈંડું છે ઘોડીનું ઈંડું ટણકભાઈએ વાત ચાચી માની એ તો બોલો ખરેખર એમાં ઘોડીનું ઈંડું જ છે એમ ઠાવકા મોઢાએ શેઠે કહ્યું હા ટણકભાઈ તમને હું જૂઠું ન કહું એમાંથી બચ્ચું જન્મશે તે એવો મજાનો વછેરો થશે કે બસ તમે જોયા જ કરો લો બોલો ટણકભાઈના મનમાં કે બતક ઈંડા મૂકે મરઘી ઈંડા મૂકે તેમ કદાચ ઘોડી પણ ઈંડા મૂકતી હશે આ ઈંડું ખૂબ મોટું દેખાય છે શેઠ પાસેથી ખરીદી લીધું હોય તો એ તો મજાનું ટટ્ટુ ઘરમાં થાય અને એનો પછી મોટો ઘોડો થાય એણે શેઠને પૂછ્યું શેઠ આ ઈંડું વેચવું છે તમારે શેઠ કે તમને ના કહેવાશે જોઈતું હોય તો લઈ જાઓ ને ટણકભાઈ લો બોલો ટણકભાઈ કે શી કિંમત આપું બોલો તમારી પાસે કાંઈ મારે ભાવ ખાવાનો છે હે ટણકભાઈ તમે તો મારા ખાસ ઓળખાણના આદમી રહ્યા ખૂબ સસ્તામાં આપી દઈશ માત્ર એકાવન રૂપિયા પડશે ઓ ટણકભાઈ શેઠ તો ટણકભાઈને મસ્કો મારતા મારતા બોલ્યા પણ ટણકભાઈ બિચારા સાવ ભોળા ભટ્ટ મૂરખ જેવાય તે ખરા એટલે ટણકભાઈએ કેડેથી વાંસળી કાઢીને રૂપિયા એકાવન ગણી આપ્યા અને ઘોડીનું ઈંડું લઈને રસ્તે પડ્યા શેઠને આ બે આનાના બે પૈસાના કોળાના રૂપિયા એકાવન ઉપજા બોલો શેઠ તો મનમાં ને મનમાં મલકાવા લાગ્યો પોતાને માથે ભવિષ્યમાં પણ આફત ન ઉતરે એ માટે એણે ટણકભાઈને પાસે બોલાવ્યો અને કહ્યું દેખો ટણકભાઈ સાહેબ એ ઈંડું તો લીધું તમે પણ એને જમીન ઉપર ન મૂકશો આ વાત ખાસ યાદ રાખજો જમીન ઉપર ન મૂકશો જો ભૂલે ચૂકે પણ જમીન ઉપર મૂકશો તો ઈંડું નકામું જશે પછી મને ના કહેતા ટણકભાઈ કે અચ્છા શેઠ અચ્છા એ તો પછી સલામ કરીને શેઠે જવાબ દીધો સારું ત્યારે અને શેઠ એમને રસ્તે પડ્યા અને ટણકભાઈ એમને રસ્તે પડ્યા અધવત જતા જતા ટણકભાઈને શું શું કરવાનું મન થયું એમને તો શું શું લાગી ઘોડાને શું કરવું એને કઈ નીચે થોડું મૂકાશે જમીન ઉપર એ ઈંડું જમીન ઉપર મૂકવાની તો શેઠે ના પાડી હતી થોડીક વાર એમણે ટણકભાઈએ માથું ખંજવાળું ને વિચાર કરી જોયો એટલામાં એમને એક સરસ મજાનો વિચાર જડી આવ્યો પાસે થોરની વાડ હતી કાંટાળી નજીકમાં ગી ઝાડવા અને ઝાંખરા હતા ટણકભાઈએ મજબૂત થોર ઉપર પેલા કોળાને અધ્ધર મૂક્યું અને થોડે દૂર જઈને પોતે શું શું કરવા બેઠા લઘુ શંકા કરવા એટલામાં પવનનો જબરો ઝપાટો આવ્યો થોરના કાંટાળા થોરના ઉપર મજબૂત કોળાનો ભાર વધારે હતો એટલે કોળું તો ધણીમ કરતું જમીન ઉપર ગબડી પડ્યું ને પડતા ફસ લઈને ફાટી ગયું હા તરબૂચની જેમ બરાબર એ જ વખતે કોળાની નજીકમાં છસલાનું દર હશે તે સસલું ધબાકો થવાથી ગભરાઈને શ્વાસ ભેર દોડ્યું દોડ્યું દોડ્યું ટણકભાઈ સમજ્યા કે આજ પેલા ઈંડામાંથી બચ્ચું નીકળ્યું તે ભાગ્યું છે ટણકભાઈ તો સસલાની પાછળ પડ્યો આગળ સસલું દોડે ને પાછળ ટણકભાઈ ટણકભાઈ મનમાં મલકાતો જાય શું અચ્છી વચેરાની દોડ છે બાકી પણ સસલાની દોડ ને માણસની દોડ કંઈ સરખી હોય હે કૃતિકાબેન સસલું તો ક્યાંય દૂર ભાગી ગયું અને ખેતરની વાડમાં બખોલ હતી એમાં ભરાઈ ગયું ટણકભાઈ દોડતા દોડતા ને હાફતા હાફતા થોડી વારે વાડ આગળ આવી પહોંચ્યા હો સસલું તો સંતાઈ ગયું હતું પણ નજીકમાં એક હરણ ચરતું હતું તે માણસનો પગરવ સાંભળી અને એ તો ચમક્યું ટણકભાઈને જોઈને એ તો માંડ્યું ચારે પગે દોડવા ટણકભાઈએ કોઈ વાર સસલું પણ નહીં જોયેલું અને હરણ પણ નહીં જોયેલું એટલે એ તો સમજો કે આ હરણ જ પેલા ઈંડાનો વછેરો મોટો થયો છે તે તે છે વાહ યાર કેવી ઝડપથી બચ્ચું મોટું થાય છે ભાઈ અને એની શું ઉમદા ઝડપ છે કંઈ વાહ વાહ શેઠે ચીજ તો બહુ સારી આપી છે અને ટણકભાઈ મંડો હરણી પાછળ દોડવા પણ ક્યાં હરણની દોડ અને ક્યાં માણસની દોડ જો જોતામાં તો હરણ ક્યાંનું ક્યાં દૂર ભાગી ગયું ટણકભાઈ હાથ ચોળતા રહી ગયા લાચાર બનીને ટણકભાઈ તો પાછા ફર્યા હરણ કાંઈ પકડાયું નહીં ટણકભાઈ મનમાં બડબડવા લાગ્યા શેઠે કોળાને જમીન ઉપર મૂકવાની ના કહી હતી જમીન ઉપર એ ક વખતે પડ્યું એટલે બચ્ચું નીકળીને નાસી ગયું એમાં બિચારા શેઠને શું દોષ દેવાનો બાકી જો મારે ઘેર ગયા પછી પૂરેપૂરું સેવાઈને ઈંડું ફાટ્યું હોત તો કેવું મજાનું જનાવર કેવું મજાનું ઘોડું મારું આંગણું શોભાવત કિસ્મતની વાત છે બધી ચલો જવા દો લો બોલો ટણકભાઈ તો પોતાના મનને આ રીતે દિલાસો દઈ અને એકાવન રૂપિયાનું આંધણ કરી અને નફામાં શરતના ઘોડાની જેમ દોડમ દોડા કરી મૂકીને શ્વાસ ભર્યા ઢીલા ઢસ થઈને પોતાના ગામના માર્ગે વળ્યા ભાઈ અને ભાઈ ટણકભાઈને તો એ ખબર નહોતી કે આ પેલા શેઠ એમને બનાવી ગયા હતા <laughs> તો ભાઈ આવી હતી આ ઘોડીના ઈંડાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને સરસ મજાની બીજી વાર્તા કહીશો ભાઈ હવે હલાવાલા કરી જાઓ સપનામાં સસલું આવશે ઘોડું આવશે અને આપણે રમશું આવજો